એ આવો આવો મારા નાનકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો કેનેડામાં બેઠા બેઠા મૈત્રી વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ વિવાન પણ છે આવો આવો મૈત્રી બેન વિવાન ભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે કીડીનું બચુડિયું ખૂબ ગમે કીડીનું બચુડિયું ખૂબ ગમે અરે ભાઈ રમેશ ત્રિવેદીની આ વાર્તા છે હો એમણે મને કહી છે હું તમને કહું છું એક હતું કીડીનું બચ્ચું નાનકુડું એવું હો એને સાકર ભાવે ગોળ ભાવે ખાંડ ભાવે ને ગળું મીઠું મધ તો ખૂબ ભાવે ભાઈ એકવાર આ કીડીનું નાનકડું બચ્ચું એની મમ્મી સાથે બગીચામાં ગયું ફૂલો અને પતંગિયા સાથે નાચવા લાગ્યું એ તો પણ થોડી વારમાં ઓ બાપરે મરી ગયું ઓ બાપરે મરી ગયું બચ્ચાએ ભેંકડો તાણ્યો કાંટો વાગ્યો કાંટો વાગ્યો કીડીએ કાંટો કાઢવા ખૂબ મહેનત કરી પણ કાંટો તો નીકળ્યો જ નહીં બચ્ચાને રોતું જોઈને કાબર આવી દેવ ચકલી આવી બુલબુલ આવ્યું કુ એમ કરતા કરતા કોયલ આવી પતંગિયા અને ભમરા આવ્યા અને પાછળ ને પાછળ મધમાખી આવી હો ભમરો બોલો ખીડી બેન તમે કહો તો બચુડિયાનો કાંટો વાગ્યો છે તે જગ્યાએ ડંખ મારું કાંટો તો તરત બહાર નીકળશે બોલો શું કરું કીડી બોલી ના ભૈલા ના તમારો ડંખ તો આ બચુડિયું ક્યાંથી સહન કરે કીડીએ કપાળ કૂટ્યું શું કરું કાગડાએ થોડુંક વિચાર્યું ને કહ્યું ક્રા ક્રા કીડી બેન આજે તમે ક્યાં ક્યાં ગયા હતા સાકર ખાવા ગોળ ખાવા ને ખાંડ ખાવા કરિયાણા વાળાની દુકાને ગયા હતા પછી ઘરે આવતા રસ્તામાં બચુડિયાએ ચીજ પાડી પગમાં કાંટો વાગો બાપ રે અચ્છા તો ચાલો આપણે સૌ પેલા ખાબોચિયા પાસે જઈએ અને પછી છબછબિયા કરીએ નાચીએ કૂદીએ અને વરસાદના ગીતો ગાઈએ પણ કાંટાનું શું આ બચુડિયાની રાડા રાડમાં ગીત ક્યાંથી કીડીની વાત સાંભળી જ ન હોય એમ કાગડો સૌને લઈને પાણીથી ભરેલા તળાવ જેવા મોટા ખાબોચિયા પાસે આવ્યો સૌએ પાણીમાં પડીને કુદા કૂદ કરવા માંડી કીડીનું બચોડિયું પણ લંગડાતું લંગડાતું કૂદવા માંડ્યું હો સૌની સાથે એ તો ગીતો ગાવા માંડ્યું કીડી રાજી થઈ ગઈ સૌ નાચી કૂદી ગીત ગાઈને પાણીમાંથી બહાર આવ્યા કે બચુડિયાએ આનંદની કિકિયારી પાડી માં મારો કાંટો ક્યાં ગયો મને હવે જરાય દુખતું નથી કીડી તો હસી પડી એ બોલી બચુડિયા આ પ્રતાપ કાગડા કાકાનો તારા પગમાં કાંટો નહીં પણ સાકરની ધારદાર કરચ બેસી ગયેલી સાકરની ધારદાર કરચ ભમરો પતંગિયું મધમાખી ખિસકોલી ને ચકલી બધા એક સાથે બોલી ઉઠ્યા અને ગાવા લાગ્યા કીડી બહેનનું બચુડિયું રે હસતું ગાતું રમે કીડી બહેનનું બચુડિયું રે હસતું ગાતું રમે સૌની સંગે નાચે કૂદે ખૂબ ગમે રે ખૂબ ગમે સૌની સંગે નાચે કૂદે ખૂબ ગમે રે ખૂબ ગમે ભાઈ આ કીડીનું બચુડિયું તો બધાને બહુ ગમતું હતું હો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને મૈત્રી બેન વિવાનભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો હવે સુઈ જાઓ હાલાવાલા કરી જાઓ આવજો